લૂકની લખેલી સુવાર્તા એનો સત્તરમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય સત્તરમો તેણે પોતાના શિષ્યોને કહ્યું કે ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી પણ જેનાથી તે આવે છે તેને અફસોસ કોઈ આ નાનામાંના એકને ઠોકર ખવડાવે એ કરતા તેની કોટે ઘંટીનું પડ્યું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે તે તેને માટે સારું છે સાવચેત રહો જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો આપ અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર જો તે એક દિવસમાં સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી તરફ ફરીને કહે કે હું પસ્તાવું છું તો તેને માફ કર પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર પ્રભુએ કહ્યું કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે તું ઉખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનત પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય તો એ ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ તેથી ઉલટું શું તે તેને એમ નહીં કહેશે કે મારું વાળું સિદ્ધ કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે તે દાસે તેની આજ્ઞા પાડી માટે તે તેનો આભાર માને છે શું તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકર છીએ કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે યરૂસાલેમ જતા તે સમૃદ્ધ તથા ગાલિલમાં થઈને જતો હતો એ ગામમાં તે બેઠો એટલે દસ પીત્યા તેને સામા મળ્યા તેઓએ દૂર ઉભા રહીને ઘાંટો પાડીને કહ્યું કે હે સ્વામી અમારા પર દયા કર તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ તમે તમારા શરીરને યાજકોને બતાવો તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાંટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો તેણે સાસ્તાન દનવંત પ્રણામ કરીને તેનો આભાર માન્યો તે સમૃણી હતો ઈસુએ તેને પૂછ્યું કે શું દસે જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા બીજા નવ ક્યાં છે દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવા પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા તારા વિશ્વાસે તેને બચાવ્યો છે ફરોશીઓએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દ્રશ્ય રીતે આવતું નથી અને એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું કે પેલું રહ્યું કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે તેણે શિષ્યોને કહ્યું કે એવા દિવસો આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાં એકને તમે જોવા ચાહશો પણ તમે જોશો નહીં તેઓ તમને કહેશે કે જુઓ પેલો રહ્યો જુઓ આ રહ્યો તમે જતા નહીં અને તેમની પાછળ ચાલતા નહીં કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજા દિશા સુધી આકાશમાં પ્રકાશે છે તે માણસના દીકરાનું પોતાના સમયમાં થશે પણ તે પહેલા તેને ઘણું સહવું પડશે અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે જેમ નૂના દિવસોમાં થયું તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે નું વહાણમાં પેઠો અને જળ પ્રલય આવીને બધાનો નાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા તેમજ લોટના દિવસોમાં પણ થયું તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોપતા અને બાંધતા હતા પણ લોટ સદોમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યા અને તેથી બધાનો નાશ થયો જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે તે દિવસે જે ધાબા પર હોય અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેણે નીચે ઉતરવું નહીં જે ખેતરમાં હોય તેને પણ પાછા ફરવું નહીં લોતની પત્નીને સંભાળો જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે તે તેને ખોશે અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે હું તમને કહું છું કે તે રાત્રે એક ખાટલામાં બે જણ હશે તેમાંનો એક લઈ લેવાશે અને બીજો પડતો મૂકાશે બે સ્ત્રી સાથે દળતી હશે તેમાંની એક લઈ લેવાશે અને બીજી પડતી મૂકાશે ખેતરમાં બે જણ હશે તેમાંનો એક લેવાશે અને બીજો પડતો મૂકાશે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ ક્યાં તેણે તેઓને કહ્યું કે જ્યાં મોદું હશે ત્યાં ગીધો પણ એકઠા થશે